એ આવો આવો આવી ગયા મારા નાના મોટા પતંગિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પૂર્વી આવી છે સમીર છે નતાશા છે અને ઇમરાન પણ વાર્તા સાંભળે છે ને ભાઈ અરે વાહ ભાઈ બેસો બેસો મારા પતંગિયા સાંભળો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો વાર્તાનું નામ છે પતંગિયું અને પરપોટો એક હતું પતંગિયું પતંગિયું તો ભાઈ ભારે રૂપાળું અને એવું સુંદર એવું સુંદર જાણે ઉડતું ફૂલ જ જોઈ લો ને આ પતંગિયાને ફૂલો ખૂબ ગમે હો ભાઈ રોજ સવાર પડે અને એ તો નીકળી પડે જુદા જુદા ફૂલોની સુગંધને સૂંઘવા માટે સવાર સવારમાં ક્યારેક એ ગુલાબના ફૂલ ઉપર બેસે તો ક્યારેક મોગરાના ફૂલ ઉપર બેસે જાત જાતના અને ભાત ભાતના ફૂલો ને બસ એ તો સૂંઘ્યા જ કરે હો ભાઈ પતંગિયાની પાંખોમાં પણ ભાત ભાતના અને જાત જાતના રંગો હતા હો પતંગિયું હતું ભારે સુંદર આ આપણી પૂર્વીની આંખો જેવું જુઓ જુઓ અરે ભાઈ એને તો ઉડવું ગમે અને ફૂલોને સૂંઘવા ગમે એક દિવસ સવાર પડી સુરત દાદા ઉગ્યા અને આપણું આ પતંગિયું તો ભાઈ નીકળી પડ્યું હો ફૂલોને સૂંઘવા ઉડતું ઉડતું ઉડતું એ જઈને બેઠું એક ચમેલીના ફૂલની ઉપર ફૂલ ઉપર બેસીને એ તો ફૂલનો રસ ચૂસવા ગયું ત્યાં જ ફૂલની અંદરથી એક મધમાખી નીકળી હો પતંગિયાને જોઈને મધમાખી કે અરે પતંગિયા અહીંયા કેમ આવ્યું છો આ ચમેલીનું ફૂલ મારું છે અને એમાંથી ફૂલનો રસ પણ હું જ ચૂસીશ જા ભાગી જા અહીંયાથી મધમાખીની આવી વાત સાંભળી અને આપણું આ પતંગિયું તો ભાઈ ભારે નિરાશ થયું હો એ તો કે ઠીક ત્યારે માખી બેન તમ તમારે ચમેલીનો રસ ચૂસો હું કાંઈ ફૂલનો રસ પીવા નહીં પણ ફૂલની સુગંધ સૂંઘવા જ આવ્યું હતું એમ કહીને ત્યાંથી ઉડી નીકળ્યું આપણું આ પતંગિયું તો પતંગિયું તો ઘડીક ઊંચે ઘડીક નીચે ઘડીક આજુ ઘડીક બાજુ એમ ઉડતું ઉડતું પહોંચ્યું વહેતી નદીની પાસે નદીમાં એક પાણીનો પરપોટો ઉછળતો ને કૂદતો વહેતો વહેતો જતો હતો હો ભાઈ પરપોટાને જોઈને પતંગિયાને તો ભારે ભારે નવાઈ લાગી હો એ તો વિચારમાં પડી ગયું કે આવું તે વળી કેવું ફૂલ હશે આ કેવું ચમક ચમક ચમકે છે લાવને એની પાસે જઈને જોઉં તો ખરા આવું વિચારીને પતંગિયું તો પહોંચી ગયું પરપોટાની પાસે પરપોટો તો ઊભોય નહોતો રહેતો હો પતંગિયાએ એને ઘણું કહ્યું એ ભાઈ ઊભા રહો એ ભાઈ ઊભા તો રહો ઊભા રહો પણ પરપોટો તો ઊભો જ ન રહે એલા તમે કોણ છો એ તો કહેતા જાઓ તમારું નામ શું છે કયા દેશથી આવ્યા છો કયે ગામ જવાના છો કાં કાંઈ બોલતા નથી પરપોટો તો કાંઈ બોલે નહીં હો એ તો બસ વહેતો ને તરતો જાય તરતો જાય ને વહેતો જાય પતંગિયું ભારે મૂંઝાયો એણે તો આવો પાણીનો પરપોટો ક્યારેય જોયો નહોતો ભાઈ હો ઇમરાન પરપોટાની ઉપર ઉડતા ઉડતા પતંગિયાએ ધ્યાનથી જોયું તો એને તો એમાં ચમકતા ચમકતા સુરત દાદા દેખાયા બોલો એટલે આપણા પતંગિયાએ તો માન્યું કે નક્કી સુરત દાદા નદીના પાણીમાં નાહવા આવ્યા છે પછી તો પતંગિયું પરપોટાને કહે મને ખબર છે તમે સૂરજ દાદા છો તમારા ગામમાં નદી નથી ને એટલે અમારા ગામની નદીમાં નાહવા આવ્યા છો હે ને પણ પતંગિયાની કોઈ વાતનો જવાબ પરપોટો આપે જ નહીં હો એ તો વહેતો જાય ને પતંગિયું ઉડતું જાય પતંગિયું ઉડતું જાય ને પરપોટો વહેતો જાય આમ ઉડતા વહેતા વહેતા ઉડતા ઉડતા વહેતા ભાઈ સાંજ પડી હો સાંજ પડી એટલે પરપોટાનો રંગ તો કેસુડાના ફૂલ જેવો કેસરી કેસરી થઈ ગયો પતંગિયાને થયું કે આ તો કેસુડાનું ફૂલ નદીના પાણીમાં તણાતું જાય છે એટલે આપણું આ સુગંધનું શોખીન પતંગિયું એને સૂંઘવા માટે એની વધુ પાસે ગયું હો પતંગિયાને ફૂલો તો બહુ ગમતા હતા ને એણે તો માનું કે આ કેસુડાનું ફૂલ છે એ પાસે ગયું ત્યાં બરાબર પેલા ચમેલીના ફૂલમાં જે મધમાખી બેઠી હતી ને ભાઈ એ ઉડીને આવી અને પતંગિયાને કે અરે મૂરખ એ કાંઈ પાણીમાં તરતું ફૂલ નથી એ તો ભગવાને બનાવેલો પાણીનો ફુગ્ગો છે ફુગ્ગો <laughs> આવું કહીને મધમાખી તો ત્યાંથી ઉડી નીકળી પણ પતંગિયાનું મન માને નહીં હો ભાઈ એને તો જાણવું હતું એટલે એ તો પેલા પરપોટાની સાવ પાસે ગયું તેના ઉપર હળવેકથી બેઠું હો જેવું પતંગિયું પરપોટાની ઉપર બેઠું કે પરપોટો પટ કરતા ફૂટી ગયો અને પતંગિયું પલળી અને પરપોટાની અંદર પૂરાઈ ગયું બિચારું પતંગિયું પરપોટો થઈ ગયું હો ભાઈ ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું શાક ખાધું રોટલી સાથે અને નિંદર આવશે મમ્મીની સાથે <laughs> મજા આવીને ભાઈ પતંગિયાની અને પરપોટાની આવી વાર્તા હતી તો ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો ભાઈ આવજો